નથી શું ભાવ માને છે કે ગોગ દાદા આપણે જ પકડી ગયા આપણા ગયા છે બધું એ આપણી પાસે જ રાજ કરવાની શક્તિ છે એવું જાણે છે એની શક્તિ સારી ઘણી સારી છે પણ એ જે પાવર છે ને તે તે જ નહીં થવા દે એટલે પુલી જાગી હતી તેને બહુ નહીં મેનેજમેન્ટ હતું લોકો મેનેજમેન્ટ મેનેજમેન્ટ હતું લોકો નહીં બહુ સારા થયું ગવર્મેન્ટ ચલાવવામાં હા ઓર્ગેનાઇઝેશન બધી ક્વોલિટી બહુ સારી હતી બંધી જાય ને પછી બધું ભરે પરિવાર શું કે આ ઉંદર નો સવાલ કયો ઉંદર ની બધું ભરે ને પછી પાછું ફૂંકે એવું એટલે આપણને સંદેહ પડે બધી વસ્તુ બની વસ્તુ બંધ એટલે લાગેલું નહીં બિચાર આમ સારું લાગે પાછા પેલા ગાય ગયા અંગ્રેજ રાજમાં કોઈ બકરી આપણા બકરી કોણ કોઈ પકડી શકતું નથી કેવું બધું ન્યાય રાજ છે કે આપણી બકરી નો કોણ પણ સારી છે કે તો એ ભર્યા થાય અને પહેલા તો લીલીઓનું થઈ જતા હતા બૈયોનું થઈ જતા આવી લાવી દેખી એટલે આપણા લોકો પડદા પછી ત્યાં આખું માપો બધો તો આ લોટી હવે તો જોઈ ને આખો માપો એ હા તો અંગ્રેજ રાજમાં બધા બધા ભાઈ ગયા બધે પણ એમને પછી છેવટે તો એમનું દાણા શું બધું ચૂસીને ખાઈ જવા એટલે આપણી પાસે રહેણી આગળ એડવાન્સ ના થવા દીધા આપણે એટલે ના આપણા દેશમાં ફળનું કારખાના જ નહીં આગળ થાય જોવા તમારે આગળ થાય પછી તો રે થાય ગુરુ એને શું કે છે આ લોકો બ્રાઉન સુગર બ્રાઉન સુગર જેવી હોય છે રો એ બધું એ બધું થાય પણ ખાણ થાય નહીં થી આફ્રિકા ને નજીકમાં આવ્યો ત્યાંથી બધી મોરસ આવતી તેથી આપડે મોરસ કે પડે અને મોરચે એક રૂપિયાની દસ રતલ આપતા હતા ટેન પાઉન્ડ વન રૂપિયા એક ડોલરના હંડ્રેડ પાઉન્ડ મોર ખર્ચ એક ડોલર અને બે ડોલરમાં કિંકર હતા બે ના ટીકો ત્રી કોડા તોડ છે સુગર છે નહીં એટલે મુજાવા કેવું છે બોલો તું કેવું છે શું તમે લઈ રાખશો ડર નથી એટલે ડોલર બધું સારું લાગે અને પછી ખરીદી કરી અને પછી હવે પછી વિચાર કરે હા આવું કેવા મળ્યું શું આ ગાડી છે મીઠી શું એટલે તમારે લીધું જ ઉભા થાય બે બોલ પછી બધી હું તમને ના એટલે પેલો વિચાર બોલો હોય ને તો માથે લઈ લે એવું બધી વડવાર નો અર્થ વડવાર પણ બધું ભણવું હોય તો વળી અને વડવું હોય તો પણ એવી કાયદો રહી ગયો ધીરે બધા પૈણા પેલા મળો તમારે મળવાની જરૂર હતી અમને હા પણ તમે બાધા હાકી નથી ને બાધા હાકી તમારો હા મળ્યા તે એમાં થોડા પૈસા કમાયા હતા મને કહે હું થોડા પૈસા કમાયો છે તમે અમેરિકા આવો ભાઈ અમારે અહીં હિન્દુસ્તાનમાં ખર્ચો કરી છે કે અમારે અમેરિકા સાથે ના ભાવે તો પૈસા ભાજપા ખર્ચવા તકડે મારા ખર્ચે તો આવો કહે કારણ કે મારા એકલા જ રહેવાય જોડે પાછું બે જોઈએ ને બે માણસ બધા ત્રણ ટિકિટ આપ્યા એટલે આ બધું તાર અહીંયા પછી એને કર્યું મેં જો એકાદ વાર માટે બોલાવે પછી એક કરાર કરી આવો હા બાબુ કરાર કરાવે બધાનું કલ્યાણ થઈ જાય તું કરી આવે ત્યાં ફરીએ છીએ ને દોડ થાય છે તારે દાદા કશું મેચ મેચ એમ કરે હું થઈ જાય ના રે તો બિના બે બિના ના રે બીજું કોઈ રોતો રોતો ને એની પાછળ જ તો એટલે લોકોને થાય રજાવી એટલે લોકો મેચ મેનેજ કરે છે મેચ મેનેજ તો મને લક્ષા નહીં આવડતું હા જો મુકુલ લોક મારે છે હેમાલ મુકુલ કંપની જો ને મારે કરે ગઈ હેમાલ મુકુલ એમાં થઈ ગયા છે આપણે ભેગું ગુરુ લોકો ચલાવતા તેને પણ ક્રોધ માન માં લઘુ ગુરુ છે ઘટે કે મને આવે કે આ શરીર શરીર તો હું પણ અરે તું છો એ તો લઘુ ગુરુ છે બરાબર વધઘટ સાહેબ તું તો વધઘટ ના થયો વાત સમજે તો મેળ પડી જાય ને એની ભાઈ ને સમજે પડી થોડી હું મારી કોઈ ઈચ્છા હશે ના રાખી શ્રદ્ધા ના રાખી આવે તો હું ગાળો દઉં વરું તો આવી છે તારો આત્મા કબૂલ કરે તો માનજે કબૂલ કરે તો માનજે અને પછી પછી દાદા કહે છે કે તારા આત્મા તારા આત્મા કબૂલ કરવું પડશે છૂટકો નહીં આત્મા નથી વિજ્ઞાન છે આપણું તેથી બોલીએ ને કારણ કે આ વિજ્ઞાન તો કોઈ બુદ્ધિ ને ગાંઠે એવું નથી બુદ્ધિ ને ગાંઠે એવું આ વિજ્ઞાન નથી એટલે તો માં બધા બુદ્ધિશાળી બુદ્ધિ ગાંઠતું નથી અને આ તમને ગાંઠી દે છે મારી બુદ્ધિ બંધ ગઈ ના આવે એક જણ એવું કરતો હતો પાંચ સાત જણ ના લઈ રહ્યા મોટી ઓફિસ ના અને મોટા મોટા ઓફિસરો તે પાંચ સાત જણ ના લઈ રહ્યા તો પાંચ સાત જણ વાત કરે દાદા ભગવાન ની વાતો કરે તે એક જણ જે હમણાં ઉપરી હતો પાણી ચડ્યું અને તે ગરીબ આમ ઠક્કર એટલે આપડે તો ઠક્કર બરોબર હું ખાતું કે કોણે ચડ્યું આ તમે તારા દાદા ભગવાન ની વાત કરો છો શું બરો દાદા ભગવાન દાદા ભગવાન આપડે કોણ શબ્દ પ્રયોગ નહીં પૂછીએ ને દાદા થઈ જશે કે એટલે અમને મનમાં હતું કે સાહેબ પૂછે નહીં તમારા <laughs> ટીકા તારા થાય વખતે તમારામાં એટલે પેલો ચડી ગયો અને આવ્યો આ હું તો ટીકા હાજર નતો નિર્ભય હતો તે નિર્ભય ને બધું પૂછવા મળ્યો નિર્ભય પ્રશ્ન પૂછવા મળ્યો પછી પછી મેં બધા કહ્યું કોઈ કોઈ વાતચીત કરી પૂછો આપડે આપણે જ્ઞાન શરૂ કર્યું રોજ કહું ને એવું બોલ્યો પછી એને નવા જોડે એટલે તમે કહો તમે વાત કરો ને વાંધો નહીં કરે પણ કઈ વાત કરે નહીં પછી મેં તો ફરી હંડ્રેડ માર્ક નો વાંધો જ શોધ છે આગળ તમે નવા તો કઈ વાતચીત કરો આપડે કઈ વાંધો છે આપડે કઈ જુદા છીએ ત્યાર પછી તો બીજી વખત ના બોલ્યો ત્રીજી વખત ના બોલ્યો ત્યાં પછી મેં કહ્યું પ્રશ્ન પૂછો એટલે પછી બીજી કહું વાતચીત કરું દાદા ખરું કહો જળ કહો ખરું કહો મારે બોલવું પણ અહીંથી ઉપર આવતું નહીં બોલવું ઘણો પણ અહીંથી ઉપર ચાલ પેલો અહંકાર કર્યો ને મારી હાજરી શું ચાલુ થઈ ગયું ઘણું બોલવું અહીંથી ફૂટે જ નહીં નાખ્યું અને આવું ઘણા બધા બોલે છે દાદા ભગવાન શેર તો કરે એ કર્યું ને તો ડાયરી થઈ ને હું કે ખરું કહ્યું બધા કહો મારે બોલવું થોડું બોલાતું નહીં એટલું સમજી ગયું કે કઈ કર્યું તું એ તો આરામ મળ્યો દાદા દાદા પડી તે જ તારી પડી ગઈ મને ઉઠવાના ટાઈમ આવ્યો ઘણા દાડા થી દાદા તમારી પાસે આવું હતું ફરી જોડવા માંગુ છું કે કરો તે ચાલ્યું મોક્ષ થી પ્રાપ્ત થયા હું તમે ચોથે કલાક માં મોક્ષ થઈ ગયા પેપર વાળા કે હું જાણો છું તમે કરી છે તારે દસ ચાર એક કલાક માં આપીએ જય પણ કેવી ધરી તેની શું હોય તમે મોક્ષ અઘરો છે તું આર્કિટેક્ટ થયો તે અઘરું મોક્ષ અઘરું આર્કિટેક્ટ માં શું અઘરું પછી તું જે છું તે થવું હેરું કે તું નથી થવું તે હેરું પોતે જ છું જે છું એ થવું તે હેરું હોય તું નથી થવું તે હેરું રાઈટ રાઈટ રાઈટ નથી આ થવું આ આખી તો આપણું સ્વરૂપ જ નહીં કે છે બોલ ને પોસડો મને કલાક ને કોઈ શું કરે તે તેથી શ્રીમદાસને કહ્યું ને કે મોગ સહજ છે સરળ છે સુગમ છે પણ પ્રાપ્તિ દુર્લભ મોક્ષ દાતા હોતા નથી કોક ભયો હોય તો એક રાત્રિ થાય નહી તો પછી થાય ના થઈ આપે આવ્યું ને બધે લખ્યું ને કઈ કલાકમાં કેવડ્યા ના આપે એવું નથી આવ્યું પણ એની ભક્તિ કરવી હતી મન વચન કાયા થી તન મન ધન થી કરી છે આપ્યું ધન મારે ઘેર શું દાટી પછી મરી જાય તો ઉપર હાફ થી બહુ પણ ધન હાથ એટલે ની આસક્તિ છૂટવા માટે એ કે છે એમ કરજી કે છે કારણ બીજા કોઈ ચલાવીએ તેના કરતા એમની ચલા આવી નહીં જ્ઞાની પુરુષ એમને બીજી કોઈ આપણા એકલા માટે હોય ને તો આપણે એમને પૂછીએ કે મારે આ ધન શું વાપરું શેમાં વાપરું હોય તો ના હોય તો પૂછવાની જરૂર ના હોય એટલે પૂછીએ કે સમજે પાછી ગઈ રીતે કઈ ખર્ચ જો કઈ સારો રસ્તો થતા બતાવશે શું કહ્યું સમજણ પાડીએ બે આવું કઈ કોઈ જગ્યાએ બે લાખ રૂપિયા એના વ્યાજ માંથી પચીસ ત્રીસ માં રૂડી અને એવરેન ખાય માટે ખાવાનું થાય પાંચ પછી વાં ખાય તો પૈસા મેળ પડ્યા નહી તો જવાનું તો છે અને કરોડો રૂપિયા આપે છે ને છોકરા દારૂ ત્યાર પછી મિત્રો મળી આવે બીજા મળી આવે ત્રીજા મળી આવે અને બોટલ તો તૈયાર બોટલ કઈ ઓછી પેલી માધાભાઈ બધી બોટલ ગરીબ બંધ જાય છે ગરીબ બંધ લઠ્ઠો લઠ્ઠો લઠ્ઠો લઠ્ઠો આ તું જાણી ગઈ મને લઠ્ઠો આ શીખી ગયા તો રફ પૈસા હોય તો પણ છોકરા મૂકી જાય બાપ મૂકી જાય ને પછી એક કરે બીજું છોકરા હારો તો માત્ર ધંધો કઈ શરૂ કરી આવો દસ પચીસ હજાર આપડા રાખવાના અને પચીસ હજાર બીજા રાખવાના આપડા તો કેવાનું ભાઈ આપણા બેના વ્યાજે છે રીતે રસ્તા પર જે રસ્તા પર જે નહીં તો જાણે આટલા છે આપી ખબર હપ્તા ભરવાનો હોય તારે ગાડું ચાલે હપ્તા વગર તો માણસ વેપાર એટલે અમેરિકામાં એટલું સારું રિવાજ છે કે બધા હપ્તા ભરવાના હોય એટલું સારું બહુ સારું મને કહ્યું દરેક હપ્તો ભરવાનો હોય મહિનો પૂરો થયો ચિંતા આવી ગઈ ચોમડી આવી રહી છે રાયદો બધી એવું કે ચોમડી આવતી લાઈબર ગમે એટલા ઘર મોટો હોય નહીં તો એનો એ પલંગ એનું એ ઉશીકું એનું એ ધોયેલું હોય એટલું ગલે આ મન તો બધું રોજ નવું માગે વેરાયટી માગે અને આપડે એનું એ પલંગ થી ફાવે કેવી એવાય છોકરો એના બેન છોકરો હોય નહીં ના મન નો દવા મન આપણે ઓછી વેરાયટી પણ જોઈએ જ ના જોઈએ બીજી લાઈફ ને છોકરા છોડી દો મને કરી પણ કોઈ ગુજરાત ગયા કાયદો હશે હજુ વયો તને કહ્યું વ્યવસ્થિત છે આપણે કીધું દિવ્ય ના પણ પલંગ પલંગ તો બદલાવા જોઈએ આ મારે રોજ પલંગ બદલાવા અહીંથી બે દાડા મને મારી નાખશે પણ મને છૂટી નાખશે હા એટલે તેરા બધા એવું ના બોલે ને પલંગ પલંગ તું તમારે ભાઈ એમ કરો અમારે શું મારે સેવા તમારે જોઈએ વાત તો કાયદેસર નહીં ઓછી પડી ત્યાં ઘેર રહેતા ત્રણ દર આરતી રહેતા ફરી રહેતા ફરી આવતે ફેરે રહીશું એમને નતું ને મારે બીજું કઈ પછી આ પડી તેમ તેમ અને ડોક્ટરે કયા ઓળખતા હતા હા એટલા બધું ભેગું થાય એમ કરતા કરતા રામ મંદિર હાથમાં આ લોકો કેમ કઈ ઠંડક થાય શાંતિ થાય તે મારી આમ વેપાર કરવાની ઈચ્છા કરી ને તમે અમને શોધતા તો હતા જ ને અમે સસ્તા તમે તમે અમને સસ્તા પહેલો જ છો એમને નથી આ ગપો નથી કઈ હિસાબ છે તેથી જ આ તમે ભેગા થયા અને ફાયલો છો કોઈ કોઈ એસી ટકાની કોઈ ચાલીસ ટકાની કોઈ સાઠ ટકાની કોઈ ફાયલો જ છે જોન પણ તમે દુનિયા જોઈ રોજ રોજ નહીં જઈને બહાર સળંગણા ચાદર ભાઈ વાત નહીં જેવું મારી કેરી લાખ તમને હું આપી દઉં હું કઈ બોલું એમને તો આટલું જગ્યા હું કઈ બોલું અરે મારે આખી બધી મારે તો હે રોજ નવી જોઈએ એક દર કેરી લખડી પહેરું મજામાં નહીં શું દુઃખ સરસ પાંચ આપે તે આમ પગે છે એક બે આગો પદો રાખવો પડે આપણે જે લંબાઈ થયેલા આગળ બે ઇંચ વધારે પછી બીજું શું ખોરાક બધો ગરમ ગમે તે બે વાગે બપોરે ખાવું હોય તો બધું ગરમ પેલું એ લાવે છે ને બધું ગરમ કાર્ય બધી જ ચીજ ત્રણ શું દાદા શું ના ઉપર તમારી વાત કેટલી સાચી પડી ને રોજ નવીનતા પછી મારું મારું મન તો એવું હતું કે રોજ નવીન કેમ મારા બાપ છે એનો એ જ ના એની એવું બીજું એનો પલંગ ના માગે અને એનો એ પૂરો ભલે પૂરો બદલવાનો અમદાવાદમાં બદલાય એ મને ગમે જ પણ આવું રોજ રોજ બદલાય રોજ રોજ ખીચડી બદલાય કઢી બદલાય રોજ કઢી બદલાય રોજ કઢી બદલાય ખીચડી બદલાય રોજ કઢી બદલાય રોજ ખીચડી બદલાય ખીચડી ડિઝાઇન બદલાય ભૂલ પડે હું અમને કે કોના આ બનાવવાની ભૂલ નથી ભોગવે એની ભૂલ કે દાળ કાચી આવી ખીચડીમાં એટલે બોલ્યા કરો ને શું દાળ લાગી પાછી ગઈ <laughs>

અરે ક્યાં મેં ખાવાની કઈ પડી ઘી લેતા નથી એને કોક દસ મહિના એકાદ દસ લઈએ જરા બસ ઘી બી એકલી ખીચડી કરી દાળ ભાત કરી રોટલી બોટલી ઘઉં બહુ નહીં બીજું શું હવે મારે બીજું આટલી જ ખીચડી હવે મારે આટલી હોય બસ એમાં તો બાર કલાક કામ કર્યા કરે છે ચોવીસ કલાક અને પછી ચાલુ અને બોલ્યા કરે <laughs> આટલી સીધી કામ કે બધું કરે ખોરાક ની એવું જરૂર નથી હોતી આપડા લોકો આપણા લોકો ટેવ પડી ગયું ડાબી ખાઈ ટેવ પડી છે પછી મૈયે મૈયે મશીને શું કે છે કે અત્યારે કચરા ટોપલીમાં શું કહ્યું સમય જુના નાખો એટલે પછી શું થાય નિવેડ આવે ને પણ મારો તો આપણી ખીચડી ખાવાની હોય અને શાક કઈ સારું લાગ્યું તો ખીચડી એટલી ઓછી કરવાની આમથી વધારે એક તો બીજું ઓછું કરવાનું આમથી વધારે તો બીજું ઓછું કરવાનું પણ કયું ઓછું કરવાનું છેવટે કરીએ પણ ઓછી કઈ નાખો તો ઓછી કે નિયમ નિયમ છે છોતેર વર્ષે આ રીતે રાતે થતી છે ફ્રેશ માણસ બેઠા ને એવા લાગે બસ ફ્રેશ ત્રણસો ને ચોવીસ કલાક ચોવીસ કલાક ગેર ભાગી નથી ભાઈ ના દુખે કોઈની ગેર ભાગી નથી મારી ગેર ભાગે લાખ ભાઈ ને પછી તારી ગેર દુખે પગ ને તમે ના મેં કોઈ લાત વાત મારી પગ બહાર

તમારી કૃપા હા કૃપા આ ખુલાઈ લીધે આટલો હારો દેખાય છે તો બધે પહેર્યું કેટલું સરસ દેખાય ના સારું આને લીધે આટલો ભાગ સારો દેખાય <laughs> એટલે ભરત રાજાના મનમાં શું થયું બધે વેચ્યો શું ના હોય ચક્રવર્તી વેચ્યો બધે આ વીરા જડિત ને બધે એમાંથી એક વીટી નીકળી પડી ભરત હા હરીસા ભુવાણ હરીસા ભુવાણ એટલે બધે જ હરીસા તે ભરત એક હોય અને દોઢસો દેખાય જેટલા હરીસા ટુકડા એટલા દેખાય પછી વેચીને નીકળી ગઈ હતી આવી કેવી દેખાય છે આંગળી આવી કેવી દેખાય પછી વિચાર આ વિચાર વિચાર હારી દેખાય એવી તરબૂજ શું તરબૂજ આમ છે તને મોહ છે એટલે બીજી એમાં શું હારી આ ચામડી બહુ હારી હોય શરીરમાં પ્રકૃતિ બહુ સુંદર હોય જો અમેરિકન એમાં જે કઈ જાતનું કેમ કર્યું છે આપણને હોય હોય કશું નહીં આ લુંગી પહેરી હોય પણ એના પગ બધા પેન્ટ જેવા દેખાય મારા ત્યારે મને એમ લાગતું મેં મોજા કર્યા છે શું પહેરી જા એ બધું તગડા જેવું હોય મમતાનો ખોરાક ખરો ને મૌસ વધે એટલે આ બધું ડીમ થઈ જાય બધું તારી છોકરી સમજાવે તારે હમણાં થઈ તારે આ લોકો કેટલું સમજે છે ને આપણે સમજે શું કહું ખબર પડી છે કે એટલે દાદા ભગવાન એ તો એક ડોલર આપી દેવાય એમ છે બીજું કઈ માગો એમ કે આપજો રાખી ગયું કઈ પૈસા થયા ને એટલે ક્યાં મૂકીએ પાછા બરાબર માગી ક્યાં મૂકીએ મોટી ગાડી હતા ક્યાં બધું જય સચિદાનંદ સચિદાનંદ ચાલો લઈ લે બધું તમારું અલગ કે એવું કે આ વસંતભાઈ ની બેગ છે આ મારી બેગ છે અને મારી બેગમાં એમના કપડા મૂક્યા એવું કે વેપાર કેવો અને બેગો જુદી વેપાર કેવો બેગો એવો હિયારો ખાલી બોલે શું શું હવે ઈચ્છા થઈ ગઈ હતી તમને કઈ બન્યું અમારાથી કહેવાય ને પણ તમને શું ઈચ્છા થઈ ગઈ રાતે કે ચિતર્યું ગુરુ પૂર્ણિમા અનંત મહિમા એક ગ્રહણ માં આવ્યો ચાલો આજ્ઞા આપ્યો શું કે બીજું હું કઈ મારે ગજા મૂકું કે ગજુત કોટ ભરી ભરી કઈ હાથ લેવા જવું સેવા સેવા તમને બધી છે અને મંદિરમાં ડોલર તો આજકાલ તમે પચીસ હજાર પચીસ હજાર ડોલર તમારા આ બધા આપે છે કાલ કાલ ના પછી એથી વધારે એટલે બધું આપેલું છે બધું લીધેલું છે અમે ક્યાં લીધેલું અમને ગજર ના હોય અમારે ગજરામાં કશું હોય નહીં અમારે કોર્ટ નહીં અમારે ગાડી નહીં બ્રાહ્મણ થઈ ગાડી લઈ લો પછી ગાડી કયો બધું મારે શું કરો તમારે તો અમને એમ કહી દે અમે તમારા બસ એટલું કહી દે અમે બીજું શું છે આટલી ખીચડી નું વાત <laughs> ભગવાન ગેસ નહીં ને

એ નથી કર્યું દાદા સિવાય કેવી મળ્યા પછી આ કશું રહ્યું નથી શું દુઃખ થયું દર્શન કરી લો દાદા દાદા પાછા એવા નથી ડગો દેવા <laughs> ભગવાન ઘેર તો આવે રોજે આવે ત્યાર પછી સચિદાન સચિદાન જય સચિદાન બરોબર છે કે ઉભા આ બુદ્ધિ બહુ આવું હવે રાગે પડવી પડે વારમય થઈ ગઈ પેલી હગી હતી ને હગી માતા હતો ભાઈ તો વારમય ખબર પડે એટલે આપણે સમજી ગયા હા માં પીધી છે આપડી એને વર્તન જુદું પડી જાય આપડે વિધિ તો દર્શન આઠ વાગે છે બેન શું કે છે આઠ વાગે વિધિ છે આઠ પછી ધીમે મારે નાવા ધોવાનું આઠ પછી અડધા કલાક લખો તો અત્યારે આશીર્વાદ છે ખાલી હા સચિદાનંદ રક્ષણ થાય એવું ઘરે એમને આપડે એવું જોયું હતું નહીં તો પણ આપડે આવી રીતે જોઈએ ઇઝીલી દાદા ડોલર મને એક આપ્યો હતો કેવા મૂકવું આવે છે મેં તમે દેખાડો <laughs> એ દેખાય કે હું મૂકી મૂકું

મારે બોધો ને જ માથે તમે કઈ ગાડી આપવાના થયા પણ હું કયો મૂકું ગાડી બધું કયો આપો અમે વસંતભાઈ વસંતભાઈ ને તમે બે તો ઘણો આપો જ છો ને તમે આ વસંતી અત્યાર સુધી વીસ હજાર એને બે લાખ તો આપી ગયા અને હજુ કઈ મને આપવા છે તમારે કેટલા બધા અપાઈ ગયા આપો છો ને તમારે આશીર્વાદ આપે લ્યો જેટલા આપવા એટલે જેટલા આપે એટલા આપજો હા એ આશીર્વાદ તમને આપ્યા ચાલો ચાલો જય કોને તમારે લોકો દેખે દાદા આ ગુસ્સા બહુ ખરાબ છે એમને ખીજવાઈ જાય એમનું નામ ને હા તમારે તો ઉપર દેખાય તો આવતો આવતો તો તમે ક્યાં માલકી લઈ ગયા ક્યાં મૂકીએ કે અહીં મારે ભગવાન નથી બેઠી નથી કશી <laughs> મારે તમારો ભાવ જોઈએ બસ હું તમારો એટલું કહેવાનું બસ બીજું અમારે કઈ એ તમારી કારણ કે એક માં બધા હાથમાં રહી શકે આમાં કેમ મૂકી અવલંબન લેવું પડે બેન આવ્યા હવાના પોરમાં છોકરી જરા મેં ભાવ કયો કે મારે તમને આપવું છે હું ક્યાં મૂકું તમે કહો પછી બહુ મને તમે એક ડોલર આપો એક ડોલર આપે પછી એમને કહ્યું તમે શું આવે ક્યાં મૂકો નહીં કઈ મૂકવાની મારે કશું નહીં મારા કોર્ટના ખમીસે કોર્ટના ગજરાએ કોકે કઈ મૂક્યા હોય તો દર રૂપિયા બાકી રૂપિયા નહીં દેખેલો ચાર લાઈન દેખેલા દાદા અંદર જે છે બધું વધારે આજે વધારે પડતું આપી દેજો પૂરું થઈ જાય અંદર જે છે તમારી પાસે પૂરું આપી દો બધાને આજે બધાને આપીશું એ માગવાનું જોયો દર્દી એમને જોયા બે